દાણા ભરી રહ્યા એ માટે કઈ ઉપર પાણી પાણી માટી નાખે એટલે પછી લાલ જો લાલ સડેલો હોય તો પાંદડા સડેલો નીકળે લાલ જો સડેલો હોય તો પાંદડા બધા સડેલો નીકળે પાણા વાળા એવું થાય છે તમે કેવી ઝીણી આવી તમે ઝીણી સમજ હતી જ નહીં <laughs> ગણતરી હું કરું કે આટલા કામે આટલું જોઈએ પણ એમને ઝીણી સમજે નહી ને ગણતરી નહીં દિયા મેં ઝીણી સમજે એવા પડેલા છે ચલો લોકો ખુશ થઈ જાય વાગડા રાખી દે મોડામાં એવી જીવણી છે આપણા આશીર્વાદ થી દાદાજી હવે કહ્યું ને પેલું દેખાય છે વચ્ચે બસ કઈ સમજી ગયા ને જ્ઞાની પુરુષ ને મળે ત્યારે શું ના થાય લોકો કહે દાદા દેખાતું પછી બંધ થઈ જાય નહીં દેખાતું બંધ ત્યાં બસો હશે ને તે મૂકી તે બસો જાય છે મને ખબર પછી બે માળ વાળી એવું જાય તમે તમે શું જુઓ છો ત્રણસો ફીટ ઉપર તમે અહીંયા બેઠા બેઠા શું જુઓ છો ત્રણસો ફીટ ઉપર જે બસ આવવાથી નથી દેખાતું તમે કહ્યું ને કે ભાઈ દેખાય છે પણ પછી પેલી ટ્રાફિક બસ ટ્રાફિક આવે એટલે દેખાતું બંધ થઈ જાય તો કે જોવાનું શું કે છે આત્મા હરીશો હરીસા જગ્યાએ આત્મા મૂકો તો હરીસામાં છે તે જે પેલું હામું છે તે હતું જે વસ્તુ દેખાતી હતી આમાં થાંભલો આમ શંકાર કરેલો થાંભલો હતો ત્યારે દેખાતો કેમ બંધ થઈ ગયો વચ્ચે પેલી બસો હાલવા મળી તેથી એવી એટલે આત્મા આયુષ્ય જેવો થાંભલો ભાઈ ધડક્યા કરે બધું તે ધડકો કેમ બંધ થઈ ગયો એટલે પેલો બૂમ ભાઈ મારા આત્મા દેખાતું નથી આવે ત્યાં ભાઈ આ વચ્ચે બસો જાય છે એટલે આત્મા દેખાતો નથી બસો જાય છે એટલે આત્માની નહીં કશું ધરકતું નથી દેખાતું નથી તો કઈ ક્રિયા કરવી પડે ઘરકે એટલે કઈ મહેનત કરવી પડે અહીંથી આમ ગયો તે મેં દેખાય બચે કર્યા કરે છે ને હા દાદાજી અખંડ સતત મિનિટે મિનિટે વર્લ્ડમાં કોઈ માણસ ને આવી સ્થિતિ હોય શકે નહીં કોઈ સાધુ સંન્યાસી બધા બધા મારીને મરી જાય સતત નહીં કે નહીં સતત ચેતવણી મળ્યા કરે કન્ટિન્યુઅસ જાગૃતિ જાગૃત નિરંતર જાગૃતિ દેવદેવ પુરાવો કે ના દાદા ના જો જો હોય તો ઊંઘ્યા જ કરતા હોય હમ હોય તો ઊંઘ્યા કરે હમ હમ હમકું કૈસા फिर if there something that I understand that this what he this what he has taught me is the feeling of for anything. पूजा पुजारी है टेंपल में रिलेटिव गॉड को उसका नंबर वन फैन है वो देव और देवी देवता उसकी सेवा करने नहीं नहीं वो रोज ही करता है हम्म। पूजा करता है रात को शाम को सुबह इतना बंद होता है ना उसका फिर ये सो मच उसका फाइल नंबर वन है वो देवता हम्म. तेरा फाइल नंबर वन है वाइफ हम्म. It's two Con- sides. two file contact and file number two. Mhm. He's con- he's all the time worshipping the God. What kind of uh, relation has hap- happens there. You know, એ જાગૃતિની આ બધી જે સ્ટેજીસ છે એની વાત કરે એમ કે જરા સમજાવો અમને જાગૃતિ એ મુખ્ય વસ્તુ છે બીજી કશી એ તો ભાઈ જ્યાં હરી આપણું એ કરના ઉદય બંધ હોય ને ત્યાં સુધી આ જાગૃતિ ત્યાં આગળ ચોટે એ ઢીલા પડી ગયા એટલે છૂટું રહ્યા એવું ને તે જ ત્યાં ભાગ હોતા નથી શું પાણી નો નળ સુદામ પડતો હોય ડોળી જ્યાં પાણી પડતું હોય તો આમ આગળ જાય અને અડધો પડતો એટલે રે So which means તો એવો જાગૃતિ અને એ વિચાર એ રીતના વિચાર તો બંધ થાય એટલે ત્યાં ઈચ્છા નથી અમારે તો વિચારે ના હોય નિર્વિચાર તમારી ઈચ્છા નથી છતાં એક થવું છે સારું 76. God bless you. Doctor Jayesh પણ કેતા દાદા ની તબિયત સારી છે છોતેર seventy six five year eighty one डेरा से पूरा हो जाने फाइव फाइव ईयर्स में और जो मंदिर तो सिमंदर स्वामी का डेरा सब टेम्पल ऑफ सिमंदर स्वामी तो मूर्ति नहीं प्रतिनिधि प्रतिनिधि representative is not Well- idol but it's a representative मूर्ति तो किसको बोलाता है जो निर्माण हो गया इसकी मूर्ति होती है वो निर्माण पूरा नहीं होते होता है जि- जिंदा है જીવો મોટી છે અંબામાની ને એમ તેમ. એમ Complete. તેમ બધું દોઢ લાખ સાલ તો હો ગયા है। ભગવાન પોઠિયા પાર્વતી डेढ़ માતા लाख साल ગણેશ દાદા अभी एक लाख साल रहेगा કૃષ્ણ કનૈયા રાધા માતા मनमोहन इधर के उधर ही जाना पड़ेगा अपने तुम्हारा भी मरे तक को इनके पास ही जाना पड़ेगा हाँ वहाँ इनका दर्शन हो गया मुक्ति तो last station Simandhar this is last बर्मन last but one this is last but Brother, there is a Dr. Jay. એમાં કોઈ અંબા માતાની મૂર્તિ મુકાવે કોઈ શંકર ભગવાન ને મુકાવે કોઈ શ્રીમંદર સ્વામી ની કદાચ કરે તો પછી બધા એ રીતે મૂર્તિ માં આપે તો પાયામાં કોને પૈસા જાય બધાની ઈચ્છા થાય કે મારા પૈસા મૂર્તિ માં જ જાય તો પછી પાયા કોણ બાંધે હવે દાખલા તરીકે આ દુકાન સ્વીકારજો આમ કેમ ના થયું જો આવડતો તો તારે શીખે શિષ્ય શું કથા અમને જો આવડતો તારે શિષ્ય શું કથા કાલે કરી લેવાનું પેલા બીજા આખી રાત ગોખેતા ના વળે પછી કંટાળી જાય મનમાં બીક રહ્યા કરે ચીડા છે અને પેલા ગુરુ ના મનમાં એમ કે આ જો નહીં કરી લાવે સીધો કરી નાખો એટલે મત તું સીધો થાય એને કરી શું કામ છે તું જો પાંચરો થઈ ગયા પાંચરો થઈ જાય જેવું મને લોકો પાંચરો કર્યો છે બધા પાછા કઈ નાખું હવે કઈ નાખીને મારે લોકો પોસે કઈ નાખ્યો પોસે ખાવાનું બાકી નહીં એવું લોકો પોસડા કઈ નાખ્યું આડો થવો જોઈએ અહીંયા અમેરિકામાં કોઈ આડું થયું ને તો બહુ તો નાગણા કણા ને કણો હોય તો આપડે જો હલાવીએ ને પાછો બેસે અમેરિકાના લોકો આવડત ગળો ને સીધા લઈને બાપ ને બાપ ને આમ કરતો જોયો હોય તો ઠીક છે માની છે પણ બાપ તો દેખાતો ના હોય માં થશે બચ્ચા થયા પછી કઈ જતી રહી બચ્ચા રજા કરે એમ કરી મોટા થયા થઈ ગયું Father, Son, Teddy Valley. ઉભું થઈ જાય પારો તૂટે નહીં એ તો દરમાં બેસતી વખતે જ પાંચરો થાય નહીં બાર વાંકો જ ચાલે દરમાં બેઠો પાંચરો થઈ એવી દાડો પણ દરમાં બેસવાનું મેં કહ્યું દરમાં બેસવાનું પાંચરો થાય આપડે આદિ ભાષા ને કહેવાનું પાંચરો થઈ જાય નહી તો મારી કે બહુ પાંચલો કરશે બીજા ભગવાને કહ્યું કે ત્યાગી થયો ને હવે સાધુ થવું કે છે હું સાધુ છું સાધુ પણ કેવાય તારી સંસારી એ સાધુ કેવાય તારી પર સાધુ નું લક્ષણ પાંચલો થયેલો સાધુ કેવાય પાંચ ત્યાગી છું પાંચ છું નહીં શિવ સાધુ કહેવાય પાંચરો પાંચરો પાછો થયેલો ક્યારે કેવાય પાછો થયેલો ક્યારે કેવાય કોઈ બાજુ થી વાગે નહી આપણને બરાબર કોઈ બાજુ આપણને ના વાગે કે આપણે સીધા થઈ જઈએ એને પાછળ થયેલો કેવાય આપણે વાગે ના એટલે ત્રણ વ્યાપમાં રસ થઈ ગયો એ અઘરું છે દાદાજી પાત્ર થવા અઘરું કશું નથી આ બધું <laughs> મોક્ષ માર્ગે હેલા હેલો ખીચડી કરતો હેલો <laughs> દાદા મરે તો નહીં તો કરોડ ઉપાય નથી નહીં તો કરોડ ઉપાય અહિયાંથી મારે અહિયાંથી મારે અહિયાંથી મારે અહિયાંથી મારે તો આપણને વાગવું ના જોઈએ નહીં વાગે તો પાંચ રૂ પાંચડા કશું હશે નહીં વાસણ કશું અડે નહીં બધું વાંકા ને અડે વાંકા ને અડે પોસરા કશું નહીં મને તો થઈ ગયો આનંદ થયેલો પોસરા કરી કરી મોકલ્યો